ભગતજી મહારાજ સંબંધી પત્ર સ્વસ્તિ શ્રી નડિયાદ મહાશુભ સ્થાને પરમ પૂજ્ય પરમ ભગવદી શ્રી પ્રગટ પુરુષોત્તમના ઉપાસક શમદ માદિક સાધુ ગુણ સંપન્ન પરોપકાર પરાયણ શ્રીજી મહારાજ કૃત મર્યાદા પાલક પડાવવામાં સમૃદ્ધ એકાંતિક ધર્મનિષ્ઠ એ આદિક સર્વ શુભમાં બિરાજમાન સ્વામી વિજ્ઞાનદાસજી તથા પુરાણિક કેશવપ્રસાદદાસજી તથા હરિવલ્લભદાસજી વગેરે સંત મંડળ તથા રાજમાન રાજેશ્રી ઝવેરીલાલભાઈ તથા ઝવેરભાઈ જયસંગ વિગેરે નડિયાદના તમામ હરિભક્તો પ્રત્યે રાજકોટથી લિખિતંગ સાધુ યજ્ઞપુરુષદાસજીના ઘણા પ્રીતિપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ વાંચશો બીજું લખવાનું કે આપનો પત્ર જૂનાગઢ ગયેલો ત્યાર પછી નથી તે સર્વ સમાચાર વિસ્તારી લખશો બીજું લખવાનું કે કાર્તકવદી નોમને દિવસે જૂનાગઢ ગયો હતો ગઈકાલે એટલે રવિવારે રાજકોટ આવ્યો છું ત્યાં સદગુરુ સ્વામી જોગેશ્વરદાસજી ત્યાં સદગુરુ સ્વામી જાગા ભગત વગેરે સાધુ બ્રહ્મચારી સૌ ખુશી આનંદમાં છે દસમને દિવસ સદગુરુની મોતૈયાની રસોઈ કરી હતી ને દસ ધોતિયા બે સ્વામી વિગેરેને ઓઢાડ્યા ત્યાં જૂનાગઢમાં દેશકાળ ઘણા સારા છે દસ દિવસ સુધી હું તથા શંકર ભગત કોઠારી વિગેરે સ્વામી જાગા ભગતની પાસે વાતોચીતો સાંભળી ઘણો આનંદ કર્યો છે બીજું સ્વામી આપણને વારે વારે સંભાળતા હતા ને કહેતા હતા કે આ જૂનાગઢમાં ભગતજીએ આવીને દિગ્વિજય કર્યો ને સુખ દીધું ઝવેરીલાલ વિગેરે હરિભક્તોએ પૈસા ખર્ચી ભગતજીની સેવા રાજીપો મેળવ્યો તે બહુ સારું કામ થઈ ગયું ને તે તો પળ પાકી ગઈ એવો દેશકાળ ચાલીસ વર્ષ થયા તો દેખ્યા નહોતા ને માયાનું માથું ભાંગી નાખ્યું એ તો શ્રીજી મહારાજે છેલ્લી બાકી પોતાના ભક્તનો મહિમા બતાવી સૌ હરિભક્તોને સુખિયા કર્યા હવે તમામ હરિભક્તોને તમે લગજો કે જે જે સુખ દર્શનનું સમાગમનું વાતું ચીતુનું સેવાનું લીધું હોય તે અખંડ સંભાળી રાખજો ને તેનો સરવ મનન નિધિધ્યાસ નિરંતર કરશો ને પરસ્પર ભેગા થઈને કથા વાર્તા કરી સુખ ભોગવવું પણ કોઈ પ્રકારે અંતઃકરણમાં ગ્લાનિ ન પામવું કારણ કે શ્રીજી મહારાજ તથા મોટા મોટા સદ્ગુરુઓ આ લોકમાં અખંડ રહ્યા નહીં તો ભગતજી પણ અખંડ રહે નહીં એમને જે કરવાનું હતું તે કરી ગયા હજારો જીવને બ્રહ્મત્વ કરી પુરુષોત્તમની દ્રઢ ઉપાસના પ્રવર્તાવી ગયા હવે તો આપણે જે જે એમના અભિપ્રાયો જાણ્યા છે તે પ્રમાણે વર્તવું ને બીજાને વર્તાવવું ને સુખિયા રહેવું અને જેવી રીતે ભગતજીનું સારું દેખાય તેવી રીતે વર્તવું પણ કોઈ રીતે અપકીર્તિ થાય અને સત્સંગ વિરુદ્ધ ક્રિયા થાય અને પાછળથી પસ્તાવવું પડે તેવી રીતે કોઈ હરિભક્તે કરવું નહીં કારણ કે શ્રીજી મહારાજ તથા મોટા સંતને મન કર્મ વચને સેવી જેવી રીતે ભગતજીએ એકાંતિક ધર્મ સિદ્ધ કરીને દ્રઢ સ્થિતિ કરી હતી એવી સામૃથિ છતાં પણ સત્સંગમાં માન અપમાન સહન કરીને શ્રીજી મહારાજને મોટા સંતનો અભિપ્રાય પ્રવર્તાવ્યો પોતે સુખ દુઃખ ન ગણ્યું એવા પુરુષ તો એક જ એવું બીજાથી થવાય તેવું નથી માટે એમણે જે જે કહ્યું હોય તે પ્રમાણે રહીને વિચારી વર્તવું પણ તેમના જેવા આચરણ બીજા શિષ્યોએ વાદ લઈ કરવા નહીં કારણ કે એમાં તો સાક્ષાત પુરુષોત્તમ નિવાસ કરીને રહ્યા હતા માટે કરતું અકરતું ને અન્યથા કરતું હતા માટે એમના આચરણ પ્રમાણે આપણે કરવું નહીં એમના આચરણ સત્સંગ વિરુદ્ધ કે ધર્મ વિરુદ્ધ હતા જ નહીં પણ ભગવાન અખંડ રહેલા જેથી ભગવાનના જેવી ક્રિયાને ચરિત્ર હોય અને બીજા સાધારણ કોઈ એમ કહે કે મારે વિશે ભગત અખંડ રહ્યા છે ને મારામાં પ્રવેશ કર્યો છે એમ કરીને ગમે તેમ સત્સંગ વિરુદ્ધ ક્રિયા કરે અગર કરાવે તો તેમાંથી ભગતજી તથા સ્વામીનું ઘણું ખોટું દેખાય અને અંતે એ નભે નહીં અને ઘણા મુમુક્ષુ જીવ હોય તેને પણ ઢાંકણું દેવાય માટે એવી રીતે કોઈએ કરવું નહીં આ તો એમ થાય તેમ નથી પણ અમારે તો સ્વામીના દેહ મૂક્યા પછી સ્વામીના કહેવાતા તેના એવા આચરણ દીઠા તેથી તમોને લખીએ છીએ ને આ લોકમાં હજારો જીવનો ઉદ્ધાર થાય માટે મોટા મોટા સદ્ગુરુ પણ સાધારણ જીવની આજ્ઞામાં રહ્યા અને માન અપમાન સહન કર્યું ને સત્સંગની નાની મોટી આજ્ઞા લોપી નહીં માટે આપણે પણ એ જ કરવું એ જ સ્વામીના કહેવા થકી મેં લખ્યું છે માટે વસો પીજ વિગેરે ગામના હરિભક્તોને પણ ખબર કરવી ને સ્વામીના થા મારા સૌને જય સ્વામિનારાયણ કહેવા બીજું શંકર ભગતને તાવ આવવાથી હું વધારે જૂનાગઢ રોકાયો હું અહીં આવ્યો છું તે જીભાઈ કોઠારી આવતા સુધી ત્યાં રોકાશે પ્રભુદાસ કોઠારી ગઢડે છે તેમના જોડિયા માંદા પડવાથી જૂનેગઢ આવી શક્યા નથી સાજા થવાથી આવશે એમ તેમનું લખવું છે એ જ બીજું અત્યારે ત્યાં સર્વે હરિભક્તોને મારા ઘણા કરીને જય શ્રી સ્વામિનારાયણ કહેશો અત્રેથી હરજીવનભાઈ થા કરસનજીભાઈ તથા રામજી ભટ્ટ તથા કાનજીભાઈ થા મોરારજીભાઈ થા વીરજીભાઈ નવલરામ વગેરે હરિભક્તોના જય શ્રી સ્વામિનારાયણ વાંચશો મારે હાલ અહીં રોકાવાનું છે આપના તરફના સમાચાર લખશો અમારા સ્વામી નિરન્નદાસ તથા પુરુષોત્તમદાસ ક્યાં છે તેના સમાચાર લખશો પીપલગ વિગેરે ગામમાં સમીપે હોય તો ખબર કહેજો કે તમારા કાગળો પૂગ્યા છે હાલ ભણવાનું ચાલે છે અહીં દેશકાળ સારા છે અહીં સાથી સ્વામી ધર્મસ્વરૂપ દાસજી તથા ભણનારા સાધુ ધર્મપ્રસાદ દાસજી તથા વિષ્ણુપ્રિયદાસના ઘણા કરી જય શ્રી સ્વામિનારાયણ વાંચશો એ જ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી સત્તાણું દસ્તખત પોપટ રામજીના દંડવત પૂર્વક જય શ્રી સ્વામિનારાયણ વાંચવા કૃપા કરશો એ જ સ્વસ્તિ શ્રી મુવા બંદર મહાશુભ સ્થાને પૂજ્યા રાધે પ્રગટ પુરુષોત્તમના એકાંતિક ભક્ત પ્રાગજીભાઈ જોગ શ્રી પિહિજથી લિખિતંગ પાર્ષદ મોતીલાલ ગોપાળજીના દંડવત પ્રણામ સેવામાં જય શ્રી સ્વામિનારાયણ વાંચશો વળી લખવાનું કે મહારાજે આસોવદી તેરસની રાત્રે દર્શન દઈને કહ્યું કે એ એટલે કે ભગતજી મારા એકાંતિક ભક્ત છે ને તમારો મહિમા પણ બધો મહારાજે કહ્યો છે ને કહે છે કે જે હું એ દુવારે રહીશ ને સત્સંગમાં તું એમને ઉઘાડા કરીને સૌને તું ખબર કર મારી આજ્ઞા છે માટે હવેથી તમે સૌ સત્સંગી સાધુને મોક્ષવાત સમજાય એમ બહુ કૃપા કરો ને મહારાજ તો કહે તે સત્સંગ ઉપર નજર કરો મુમુક્ષુ બાપડા પીડાય છે માટે હે કૃપાનાથ મારી ગરીબની સહાય કરી સૌને સારું સમજાય એ કરો ને મારા સર્વે શત્રુ હણીને અક્ષરપદને પમાડો ને તમારી થકી જ જીવનું કલ્યાણ છે કારતક સૂદ બીજ દાસાનો દાસ પોતે આ મૂળપત્રની ફોટોકોપી પહેલી તથા બીજી આવૃત્તિમાં છપાયેલ છે પરિશિષ્ટ પાંચ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના હસ્તાક્ષરમાં બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના પ્રાસાદિક પ્રસંગો બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતાના પ્રાણપ્રિય ગુરુ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના ગુણગાન કરવા બેસે ત્યારે તેઓ ગુરુ મહિમામાં એવા ગુલતાન થઈ જાય કે સમય સ્થિર થઈ જાય અસંખ્યના ચિત્ત ચોરાઈ જાય બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજમાં ગુણાતીત સ્વરૂપના દર્શન પામી એમના ઉપર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર એમના પરમ કૃપાપાત્ર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ગુરુગુણ પ્રશસ્તિના અદ્ભુત શ્લોકો રચીને ગુરુ સમક્ષ પ્રસ્તુત કર્યા હતા વળી શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના ગુણાતીતાનંદ સ્વામી સાથેના દિવ્ય અને મહત્વપૂર્ણ પ્રસંગોનું સ્વહસ્તાક્ષરમાં આલેખન કર્યું હતું તેઓના એ ઐતિહાસિક હસ્તાક્ષરમાં તેનો પણ અહીં એક આસ્વાદ માણીએ ને સભામાં ચંદની તળે પણ સમૈયામાં વાતો કરે ને સ્વામી પાસે આવે તેને કહે મેં તો પેન્શન લીધું છે વાતો સાંભળવી હોય તો ચોકમાં પ્રાગજી પાસે જાઓ એમ કહી હરિજનોને ત્યાં મોકલે વરતાલથી અમયદાસ કોઠારી બેચર ભગત એટલે કે મહાપુરુષદાસ કોઠારી તથા બીજા પાંચ સાત પાળા લઈ જૂનાગઢ સ્વામીની વાતો સાંભળવા ને પંચતીર્થી કરવા આવ્યા તેમને બહુ વાતો કરીને કહ્યું કે કોઠારી મેં તો તમામ કૂંચીઓ પ્રાગજીને આપી છે ને હું તો નિર્વતી લઈ નવરો થયો છું તેથી અમયદાસને થડકો થયો કે મંદિરની કૂંચીઓ પ્રાગજીને આપી કે શું તેમ જાણી સ્વામી બોલ્યા કે અમયદાસ થડકો પામશો નહીં મંદિરની કૂંચીઓ તો આ રહી પણ અક્ષરધામની કૂંચી પ્રાગજીને આપી છે અમદાવાદમાં હવેલી તળે કમાનો પથ્થરની છે તે ઓસરીમાં દરવાજા બહાર પ્રાગજી ભગત ઉતર્યા હતા ને સ્વામી નિત્ય આત્માનંદ બ્રહ્મચારી પાસે લાડુ માલપુઆ વિગેરે રસોઈમાંથી મોકલાવે ને ભગતને શામજી બંને જમે ને સ્વામી બાહેર પધરામણી કે નદીએ નાહવા જાય ત્યારે દંડવત કરે ને બીજાને કહે કે આ અક્ષરધામ ચાલ્યું જાય છે દર્શન કરી લ્યો તે સાંભળી સ્વામી કહે આને લોકો વિમુખ કહે છે પણ આ તો ખરો સત્સંગી આ જે એકાંતિક સત્સંગી છે ને વિમુખ કહેનાર વિમુખ છે એમ બોલતા નદીએ ચાલ્યા ગયા પછી જૂનાગઢ પધાર્યા સામાં સાધુ હરિજનો પાળા આવ્યા તેમની મળી મંદિરમાં આવ્યા ભીમ એકાદશીનો સમયો કર્યો હજારો હરિજનોને વાતો કરીને સુખિયા કર્યા પછી ચોકમાં ચંદની બાંધી હતી તે જોઈ ભાવસંગ ને ડાયાભાઈ સાંભળે તેમ સ્વામી બોલ્યા કે આણે કેનો બાપ માર્યો હશે કે તેને સત્સંગ બહાર કર્યો એમ કહીને રોયા એટલું પ્રાગજી ભગત ઉપર હેત કે વખતો વખત સંભાળે બીજું અત્રે શ્રીજી તથા સત્પુરુષ કૃપાથી પરમાનંદ વર્તે ભણવાનું ચાલે છે સૂત્રભાષ્ય પૂરું થવા આવ્યું છે ન્યાયનો મૂળ ગ્રંથ પૂરો થયો ટીકા ચાલે છે બીજું અત્રે વિપ્ર કૃષ્ણજી મહારાજ તેમના દીકરા વૈજનાથ સાથે વર્તાલે આવનાર છે તેમનો સમાગમ કરવા જેવા છે ભગતજી ભેગા સ્વામી છતાં જૂનાગઢ રહેલા છે ભગતજીનો મહિમા સંપૂર્ણ જાણે છે તેમના મનમાં સંકલ્પ કહીને સ્વામી અક્ષર છે એ નિષ્ઠા ભગતજીએ કરાવેલી છે પછી ભાદરવા સુધી છઠને રોજે ચીભડાની પ્રસાદી વહેંચી તમામ સાધુ હરિજનોને મળ્યા ને ચાલ્યા જાગા ભગતને વંથળી સુધી આવવાની આજ્ઞા કરી તે પણ ચાર સેવક સહિતને લઈને વળાવવા ચાલ્યા પછી સ્વામી ઘોડી ઉપર બેસી કીર્તન બોલે કે મીઠાવાલા કેમરે વિસરે મારું તમથી બાંધેલ તન એ કીર્તન બોલે ને નોખા પડનારનું કાળજું કોરાય ને બળતરા થાય પછી માર્ગમાં ખેંગાર વાવ ગયા ત્યાં ત્રિકમરાય ને ચકુભાઈને રૂપશંકર કહે આજ તો સ્વામી સર્વ હરિજનોને મળ્યા ને તું રહી ગયો પછી ઘોડે બેસી બંને ખેંગાર વાવ ગયા ને સ્વામી મળ્યા ને આનંદ કીધો પછી સ્વામીએ ચકુભાઈ આગળ વાત કરી કે આ મંદિર તમને સૂંપ્યું ને મંદિરમાં વળગી રહેશો ભેગ તો નમૂળ્યો છે તેને વાદે ચડશો નહીં ને મંદિરનો પક્ષ લેશો વિગેરે વાતો કરીને કહ્યું કે જૂનાગઢમાં ચાલીસ વર્ષ ચાર મહિના ને ચાર દિવસ રહ્યા ને હવે સત્સંગમાં ફરશું ને મહુવે જઈને રહીશું в Игере более.